એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજન કૃષ્ણ પૂજા અને દીક્ષા વાર્તા સાંભળવા આવ્યા છે આવો આવો રાજન પૂજા કૃષ્ણ સાંભળો સાંભળો દીક્ષાબેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો અને આ વાર્તા તમારા ભાઈ બહેન અને બેનપણીઓને કહેજો પાછા હો વાર્તાનું નામ છે વહુથી ના પડાય જ કેમ <laughs> એક હતું ગામ નાનું સરખું ગામ ગામમાં સાસુ ને એની વહુ રે ખાધે પીધે સુખી અને ધરમ ધ્યાન ને પૂજા પાઠ કરે હો ભાઈ સાસુ વહુના જીવ ઉદાર એટલે એમના ઘરે કોઈ બ્રાહ્મણ સાધુ ને માગણ આવે તો જરૂર કાંઈ ને કાંઈ મદદ લઈને જાય વહુ બિચારી ભોળી અને સીધી સાદી હતી પણ સાસુનો રોફ ભારે સાસુના કપડાં ઘડી બંધ હોય પોતાના મોભાનો બરાબર ખ્યાલ રાખે હો કોઈની તાકાત છે કે એને બે વેણ સંભળાવી જાય બોલવામાં તો બહુ આકરી બોલો આવ્યા સાસુ આ ગામથી ચાર ગામ દૂર બાજુના એક ગામમાં એક ગરીબ સાધુ રે અવાર નવાર ચાલતો આ સાસુ વહુના ઘરે આવે અને ખબ જોગું સીધું સામાન માગીને લઈ જાય સાસુ વહુ પણ એને પ્રેમથી જે ચીજ જોઈતી હોય તે આપે હવે એક દિવસ બન્યું એવું કે સાસુને કાંઈક કામ સર બાજુના ગામમાં જવાનું થયું બીજી બાજુ પેલા ગરીબ સાધુને લોટની જરૂર પડી એટલે એ તો ડબ્બો લઈને આ સાસુ વહુના ગામે લોટ માગવા આવ્યો સાસુ તો હતા નહીં એટલે વહુ પાસે લોટ માંગ્યો વહુ દીકરા થોડું સીધું સામાન આપજો લોટ આપજો વહુ કે ઉભારો મહારાજ અબઘડી તમારો ડબ્બો ભરી આપું છું વહુ તો અંદર રસોડામાં જઈને જુએ તો લોટ બધો ખલાસ થઈ ગયેલો ઘરમાં જરા પણ લોટ ન મળે બહાર આવીને કે મહારાજ લોટ તો બધો ખલાસ થઈ ગયો છે આજ તો મળે તેમ નથી તમે એકાદ બે દિવસ પછી આવો તો આપીશ હો સાધુ તો નિરાશ થઈ ગયો તેને લૂંટની બહુ જરૂર હતી એને મનમાં એવી શંકા પણ થઈ કે કદાચ વહુએ ખોટે ખોટી ના પાડી હશે સાસુ ઘરે હો તો મને ચોક્કસ લોટ મળત પણ એ કઈ બોલ્યા વિના પાછો પોતાને ગામ ગયો એ ચાર ગાવ ચાલીને પોતાને ગામ પાછો આવ્યો તો ત્યાં અચાનક રસ્તામાં એને સાસુ સાથે ભેટો થઈ ગયો સાસુને જોઈને કે આજે તમારે ઘેર લોટ માગવા ગયો હતો પણ લોટ ન મળ્યો વહુ કે છે કે ઘરમાં લોટ ખલાસ થઈ ગયો છે આ સાંભળીને સાસુનો મિજાજ છટક્યો એને તો ગુસ્સે આવ્યો એ કે એવું તે હોય કાંઈ ચાલો મારી સાથે વહુ એના મનમાં સમજે છે શું વહુથી ના પડાય જ કેમ સાધુ તો બિચારો રાજી થઈને ફરી સાસુની સાથે ચાર ગાઉ ચાલીને બંનેના ઘરે ગયો સાસુ સાધુ પાસેથી રોફ ભેર ખાલી ડબ્બો લઈને લોટ ભરવા રસોડામાં ગયા પણ જઈને જુએ તો વહુની વાત સાચી હતી રસોડામાં જરા પણ લોટ નહોતો પણ સાસુએ સાસુ લીધેલી વાત છોડે તો એ સાસુ છે નહીં બહાર આવીને કે આ અમારી વહુને તે કાંઈ ખબર પડે છે સાવ નાદાન છે હું બેઠી હોઉં ત્યાં સુધી વહુથી ના પડાય જ કેમ વળી ના પાડવાનો હક તો ફક્ત મારો છે લ્યો ચાલો હવે હું ના પાડું છું કે ઘરમાં લોટ નથી એટલે તમને આપી શકાય તેમ નથી ના પાડવાનો હક ફક્ત મારો છે વહુથી ના પડાય જ કેમ સાધુ તો બિચારો મોં વકાસીને જોઈ રહ્યો અરે રે એને તો થયું હે ભગવાન હું ફરી વાર ચાર ગાઉ ચાલીને આવ્યો અને એ પણ વહુના બદલે સાસુના મોઢેથી ના સાંભળવા માટે તો ભાઈ આવી હતી આ સાસુ વહુથી ના પડાય જ કેમ જો બોલો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હું હો આવજો